આત્મા ના હોય મારી પતંગ ગુરુ થાય છે આવે ગોરો હાથમાં આવ્યા આ ધર્મ જે થયું હોય તે થયું આ ધોરણ ગયો એ આ ઇન્દ્ર રાજા કરતા ઊંચી કેટલી વખત તો દાદા એવું લાગે છે કે જાણે આપણે તો અમને બધાને રાજાની ગાદી ઉપર આપણે બેસાડી દીધા ગાદી તો શું ગાદી ચક્રવર્તી ની ગાદી કશું કર્યું નથી છતાં રાજાની ગાદી પર બેસાડી દીધા મહાભાવિત હવા હવા પેલા આવું ઘી ની વાતો કરી ને એને ઠીક કરી ઠીક થતું જાય આપણું જ્ઞાન ઠીક જ છે બધું ઠીક બધું એને એને પુષ્ટિ કોને કેવું રીતે રચાવે છે શું નાચે તે જોનાર જુદો નાચનાર જુદો

કર્મ गलत તો देख दूर दिया रहता कर्म જ્ઞાન ધ્યાન મનોહર મનોહર જ્ઞાન ધ્યાન કર્મ કલંક દૂર નિવાય કર્મ કલંક માફ તદ્દન સાચી અહીં અને પોતાનું કર્મ છે નિવારણ કરવું છે શું છે નિવારણ અને આપણે જોયું છે પેલામાં વિરોધ હતો એમાં વિરોધ તારો બધેથી તારો દાદા મળે બધેથી તાળો મળે છે મરી માટે સમજણ પાડી તમને મૂજવે નહીં આ સ્ત્રીઓ પત્ર હોય છોકરા કાયા ગ્રહ હવે દેહ તરફી આવે <laughs> આપણે આપણું કામ કરીએ આવું ફરી વિજ્ઞાન પ્રાપ્ત નહીં થાય આ વિજ્ઞાન ફરી બધા ક્યારે પ્રાપ્ત થાય એથી કરીએ દસ લાખ વર્ષે કોઈ પ્રગટ થાય ગુણચારીઓ પામી જાય

પડી જવાના અનેક રસ્તા અગિયાર પડે અગિયાર વિધિ પડે અને આમાં તો અક્રમમાં તો પડવાનો કોઈ આજ્ઞા આપી દીધી અને તમે આજ્ઞા વરો મૂર્તિ કાયક થાય કે મૂર્તિ કાયક સંચિત નું ઉપસમ શ્રેણી ત્યારે સંકળાયા કરે પછી ત્યારે જેનું રમવા રહેશે છે સંજોગો પવન ફૂટ્યો આપણે કરતા કરતા આપણે દાદા એક વાક્ય હમણાં સત્સંગમાં સાંભળવામાં આવેલું કેસેટ મારી પાસે હતી તેમાં એક કેસેટ હતી દાદાની તે સાંભળવામાં અમને આવ્યું કે આત્મા તો ક્યારેય બંધેલો નથી અને આ જે બિલીફ થી બંધેલો હતો એ બિલીફ અમે ફ્રેક્ચર કરી દીધી સંસાર પર તિરસ્કાર નહી અને પેલો તો સંસ્કાર પણ એને એવું કૈડા જ કરે એની પર ચીચ રહ્યા જ કરે ભાઈ શું જુઓ ચીચ ચીચ શિષ્ય જુએ ને તો ઉત્તર હોય હોય ઠીક છે અને પુત્ર મેં કહ્યું હતું ને પણ હવે કેટલાનું કેટલાનું કલ્યાણ થઈ જશે આનાથી અને દાદા હવે તો માલે બહુ આવવા માંડ્યો હવે માલે બહુ આવા મળ્યો અને અને હવે માલ આવે છે તે જરા સારા ડિસ્ચાર્જ વાળો આવે છે હવે એવો માલ જોઈએ છે લોકોની બધી કાચી પડી હતી ને તે પાકવા મળી કેવું વિજ્ઞાન ગજબ વિજ્ઞાન રવાન ભલે જાય રસ્તા ફરતા નહીં

người công an đây là đây là Kalau kita lihat, kita lihat સારો મળે વિરોધ આ તો સમજવા માટે ક્યાં હતા એવો સુકમો રસ્તો છે બહુ સીધો કઠોર રસ્તો દિવસે એ પછી બાવીસ પરિસર તો વાંચતા જ લોકો પાર પડી જાય બાવીસ બાવીસ પરિસર સહન કરો પ્રેક્ટિસ તો વાંચતા જ લોકો પાર પડી જાય દો એના કરતા આપણું જે છે ગયો થઈ જાય છે તો અક્રમ ના રૂડા પોતા છે અક્રમ રૂડા બાવીસ પરિસર વાંચ્યા છે ને તમે હા વાંચેલા ધ્યાનપૂર્વક નહીં વાંચેલા પણ બધું જોયેલું ને બહુ કંટાળો આવ્યો પછી એટલે એ વાંચતા બહુ કંટાળો આવતો હતો કંટાળો એટલે પતિઓ છૂટી જાય પેલા જૈન શાસ્ત્રો દાદા વાંચેલા પણ કઈ કઈ ગમે નહીં અને કંટાળો આવે અને દાદા પાસે આવ્યા પછી કોઈ પણ શાસ્ત્ર અનાયાસે આવે છે ત્યારે એની અંદર દાદાના જ્ઞાન નો તાળો મળે છે વાત જ શું કોમળ રસ્તો શું કોમળ રસ્તો કોઈ તિરસ્કાર નહીં તિરસ્કાર તિરસ્કાર નહીં એવી જનતા ચીજ પડે ખુશીઓ દેખાય ને સારી લાયા કરે એટલે મેં ખુશી છે બગાડી લાવ્યો એટલે શું પડી છે ચણ પડી અમારા જૂના વખત માં એક દાદા કૃપાળ દ્વારા સત્સંગી હતા તે ઘેર રેડિયો લાવેલા એમના છોકરાઓ તે વગાડવાના દે અમારા એક સત્સંગી હતા દાદા આપણે કૃપાળુ દેવ ના વખત કૃપાળુ દેવ તો એમના દીકરાઓ છે તે રેડિયો લાવેલા તે રેડિયો કોઈને વગાડવાના દે કે હું ઘરમાં હું ત્યાં સુધી રેડિયો કઈ વગાડવાનો નહીં જવું જોઈએ આંતરિક સંયમ રાજા ના કપડા પહેર્યા રાજા ના કપડા પહેર્યા આંતરિક સંયમ આંતરિક સંયમ ભગવાન સમય પોઈન્ટ તો ચિત્ર પણ કેટલા બધા કમિંગ ઇવેન્ટ કેટલી હશે અને આપણે તો એ જોઈએ આ વિજ્ઞાન નું કહેવાય એ એ લીધો તે લીધો હા બંને પૂતળાને જો પૂતળાને જોતું એ બહુ અને કાગળ મોકલો દાદા નમસ્કાર ધીમે ધીમે ઓછું થાય પોતા પણ નથી નિહાળતા રહે ધીમે ધીમે ઓછું થાય નિહાળતા શું નિહાળવાનું દાદા પોતાપણામાં શું શું નિહાળવાનું પોતાપણામાં શું શું નિહાળવાનું આખી પ્રકૃતિ નિહાળવાનું આખી પ્રકૃતિ પોતાપણું છે આવો આખી પ્રકૃતિ પોતાપણું સાહેબ માનતો કે હું છું આ હવે દાદા પોતાપણું અને પકડ હોવી એ એ બેમાં કઈ ફેર ખરો પોતાપણું પોતાપણું હોવું અને પકડ હોવી કોઈ પણ વસ્તુની પકડ જ હોવી એટલે છોડે જ નહીં એ વસ્તુ એ બેમાં ફેર ખરો બહુ કઠણ પોતાપણું કેવાય એ તો મારી નાખે મારી નાખે બહુ કઠણ કહેવાય પોતા પણ માળું હોય ને એને પોતા જોયા ગરમ છૂટતું જાય છૂટતું જાય પછી પોતા પણ છોડે નહીં એને તો પાર જ નહીં આ વિજ્ઞાન થી આપે ઘાત કર્યો કે આત્માનો તો આપણે આ વિજ્ઞાન થી અમારી બધાની પકડો છોડાવી દીધી ખબર ના પડે એવી રીતે હા તે પકડો ઉડી ગઈ ને તે જ કામ થઈ ગયું ભગવાન છે શુદ્ધાત્મા છે એવું બાંધે અને બહુ થઈ ગયું ગમે તે પરિસ્થિતિમાં શુદ્ધાત્મા છે બંધ કરવું ગમે થઈ ગયું એ તો એ તો પરિસ્થિતિમાં જાય છે શું થાય પરિસ્થિતિમાં જાય છે પોતા પણ જતું નથી ગમ જે તીર્થંકર અને શું શોધતો હોય છે દાદા તીર્થંકર ધન છે તેના કરતા આ પધાર ઉપકારી છે કારણ કે એ કીર્તન કરતો કશું બોલત નહીં ઉપકારી ઉપકારી તરીકે જે કામ લેવાનું છે તો જ આપણે ફળ પામીએ તમારે આ રીતે કામ લેવાનું મારે આ રીતે લેવાનું હા એ કનુભાઈ મને વારે વારે કે મને તો દાદા તીર્થંકર લાગે છે કોણ બોલે કનુભાઈ આપડે અમદાવાદ વાળા હા એ ઘણા જઈને મને કોંગી કોંગી પૂછ્યું નહીં કહ્યું શાસ્ત્ર શું કહે આ કાળે તીર્થંકર હોય ને એટલે આપણે સમજી જવું આપણે જ્ઞાની પુરુષ એ પ્રત્યક્ષ પરમાત્મા છે દેહધારી એ એવું જે ભાવ આવે છે તેવો જ ભાવ આ શબ્દ તો પેલામાં ક્રમિકમાં ક્રમિકમાં અહીંની એની વાત વર્ણન ના થાય તમને દાદા કેટલી બધી ધન્યતા લાગતી હશે મારી જનતાનો પાર નહીં તારે અમને આટલી આટલું ચપટી મળ્યું છે તો લાગે છે તો તમને કેટલી લાગતી હશે جہر سمجھا دا کے <coughs> તેના આધારે અટકી ગયા છે અટકી ગયા છે સંપેતરા બધા ધાર્મિક જુદું કેવા માને છે એટલે એના કસાયોના કઠણ પડાવથી ઉટકી ગયેલું પહેરી રહેલું પેસી રહેલા પેસી રહેલું ઈચ્છાઓ એટલે દાદા પેલું નદી જે હોય છે નદી નું પાણી એક વખત જતું રહે સુકાઈ ગયું હોય તો પછી ઉપર કઈક થોડું થોડું થોડું રહ્યું હોય તે સંપત્તિ ચોખ્ખું ને ચોખ્ખા રહેવાનું સંપત્તિ રહે નહીં રહે નહીં કરેક્ટ બરોબર કરેક્ટ આર પાર આર પાર ટ્રાન્સપેરન્ટ જેટલું આર પાર થયે તો સંપત્તિ ગયું આર પાર ક્લિયરન્સ જ્ઞાન એવું છે કારણ કે આગળ પડશે તો નીકળશે ધીમે બધી જાતનો રોગ નીકળી જશે બધી જાતનો રોગ નીકળી જાય કાળવો છે નીકળશે કાળો છે તે નીકળશે દાદા ની પાસે આયા પછી દાદા દીવાનખાના તો બધાના ઘણા ખરાના ચોખ્ખા થઈ ગયા દાદા પાસે આવ્યા પછી ઘણાના દીવાનખાના તો ચોખ્ખા થઈ ગયા દીવાનખાના દીવાનખાના દીવાનખાના બધાના ઘણા ખાના ચોખ્ખા થઈ ગયા ડ્રોઈંગ રૂમ હા પણ ખૂણા ખૂણા જે બધા જે છે તે ત્યાં કઈ અભિનિવેશ છે કઈ આવું તેવું બધું ભાઈ ભરે રહ્યું છે ખૂણે ખાતરે ભરી રહ્યું છે ના પણ ઘણું ચોખ્ખું થઈ ગયું ચોખ્ખું થઈ ગયું ચોખ્ખું થઈ ગયું સંહિતાના આધારે પુરુષાર્થ છે છે પુરુષાર્થ કાઢી નાખવા જેવી ચીજ વાત ડિસ્ચાર્જ એટલે કાઢી નાખવા જેવી નો વેલ્યુ નો વેલ્યુ ત્યાં સંપૂર્ણ વેલ્યુ ત્યાં એની સંપૂર્ણ વેલ્યુ છે એના ઉપર બધું આચાર સંહિતા નું સંપૂર્ણ છે આપણે ત્યાં એનો વેલ્યુ હવે મોટા મોટો ત્યાં ભેદ પડે છે પણ મનોવચન ક્યારે એકતા હોય તો હા પણ ત્યાં મનોવચન ની એકતા નથી એટલે બધું આચાર બધા છે દેખાવના બધા હોય કીર્તિ પર આપે લોકો કીર્તિ પર આપે નહીં રહેવું પડ્યું ભોગવું જાય ભોગવું જાય માન પાન મળી જાય ખુશ થઈ જાય પણ માણી બેઠો છે તો જે એને આ સુખ નથી આવવા દેતું એ સુખ અંતરાય છે એટલે પોતામાં જે જગ્યા મારી બેઠો એ જગ્યા મારી આ હું હોય એવું કાયમ માટે થઈ જાય અને હું સુધાર્થમાં બસ ચેન્જ રાખતું શીખું પોતા પણ થઈ માની બેઠેલો પોતાના લીધા બધી ખેંચે બેસે મારી ના માર્ગ ખેંચ હોય બધી ایکچن ستیہ رجن میری ના સુધરું પછી અમારે ત્યાં સુધી ચડાવવાના હતા અમે કઈ માથા ગુદો કરીએ વારે ઘડી પૂછવું છે થઈ ગયું પૂછવે પૂછી લે જશે આપણે પૂછીએ ઉદય આવે તારા બોલી આવું એનો ઉદય આવે ઉદય આવે નહીં તો બોલાય પ્રકારનું ઉછળ્યું એ બાકી બીજું બધું ખરું ખોટું હોતું જ બીજું બધું ખરું ખોટું બોલી છે શું કહ્યું પોલીસ વાળા આપડે આત્માનું નડતું આ પોતા પણ પહોંચતી પુણ્ય હશે તો હરિમા પૂરું થાય પૂર્ણ એને જ લઈ જાય શું થાય એ દાદા પૂર્ણ પૂરું થઈ જાય પછી પછી કયું પુણ્ય ને લઈ જાય ફરી જાગે પાછું પૂર્ણ વખત પણ પૂરું થાય ને તારે ભેગો કરેલો પુણ્ય ભેગો કરેલો હવે તો બધા ભેગા થયા પુણ્ય થી ભેગા પોતા પણ હોય છૂટો પડી જાય માર છૂટો પડી જેમ પોતા પણ ના હોય છૂટો ના પડે ક્યારેક ક્ષણ પણ છૂટો ના છૂટો ના તો દાદા આ આપણી પાસે જે અમે બધા તો પુણ્યને લીધે આવ્યા તો અમારી પુણ્ય ને પણ ધન્ય છે ને કે અમે સંસારના કામમાં પુણ્ય ના વાપરી નાખીને આટલી પુણ્ય શિલક હતી તો દાદા ભેગા દસ પુણ્ય કહેવાય નું બધું પુણ્ય કહેવાય પુણ્ય તો આ બધા પાપાનું બધું પુણ્ય બધા જોયા બધા બગલા હા અને અધોગતિ જશે તે જુદું બાંધી રહ્યા છે પાપ પુણ્યને ભોગવી રહ્યા છે અને બાંધી રહ્યા છે પાપ તારા સંજોગ બાજા કરશે આમ તો રહેવાનો જેવું પણ પગાડવાનો એ કરવાનો બધું એટલે પૂન પૂરું હોય તો નથી પૂન ના હોય તો છે તો બહેરું કરે શું કરવું પડે પૂર્ણ છે બધું હા પૂર્ણ લાવે પૂર્ણ પ્રભાવ છે પૂર્ણનો પ્રભાવ ના થાય લે નહીં જોઈ લે ને છે તો ક્યારે ભાગી જશે કહેવાય નહીં પછી એમને નક્કી કર્યું મારી પાસે મારી નાખશો તો મારી પાસે મારી નાખશો તો એવું ના કરશું એ પણ આજ્ઞામાં રહેવાનું આજ્ઞા આપણી પાસે રહ્યા તો ઘણા ને ઉપકારક થયા તો એ કઈ જાતનું પુણ્ય નીરુબેન આપણી પાસે રહ્યા અને એમના નિમિત્તે ઘણા ને દાદા દાદા પાસે આવવાનું શક્ય બન્યું દાદા પાસે આવ્યા પછી દાદાને ઓળખવાનું શક્ય બન્યું એ કયું પુણ્ય એમનું એ મોટું પુણ્ય ભાવના એ ભાવના કેમ કર્યું વાવું બધાને હું તો છું પણ વારના જોઈએ ને મેં નીરુબેન ને શરૂઆતમાં માગણી કરેલી મેં કોઈ દાદા સાથે મારે ત્રણ દિવસ રહેવું છે એટલે સવારથી દાદા ઉઠે તે રાતે સુઈ જાય ત્યાં સુધી દાદાનું બધું નિધિ ધ્યાસન મારે જોવું છે તો કે વડોદરામાં સગવડ નહીં મળે હું અમદાવાદમાં સગવડ કરી આપીશ તે રમેશભાઈ ને ત્યાં મને સગવડ કરી આપી એક ટાઈમ દ્વારા પાંચ દ્વારા મળી જાય તો બહુ શીખી છે સ્ટડી કરી સ્ટડી પૂર્વક કરે તો જી તો બધું પોતા પણ છવાય છે પોતા પણ દાદા કેટલીક વખત એવા ભાવ આવે છે કે આ હું કઈ કરતો નથી આ તો દાદા કરાવે છે હા એ એનું વાંધો નહીં એ તો બહુ સારું દાદા કરાવે છે દાદા નું ઇન્સ્ટ્રુમેન્ટ છે વાંધો નહીં બહુ સારું તો એમાં કોઈ ઠેકાણે કઈ ગલતી થાય ના ના જય સચિદાન એમાં ગલતી ના શું ભાવ દાદાનું ઘણા ખરા કામ આવતા આવી ગયા અક્રમ કરી કરીશ વગર બધી પોતા પણ છોડીને કરે ને પોતા પણ છોડી એ મોટી સારું બાર મહિના સારું રિઝલ્ટ સારું રિઝલ્ટ એવું લાગે છે ને હા એડજસ્ટમેન્ટ નો મંત્ર જે એવો આપ્યો છે એડજસ્ટમેન્ટ નો મંત્ર જે એવો આપ્યો છે કે એડજસ્ટ એડજસ્ટ એવરીવેર દાદા પેલા એડજસ્ટ તો કરતા હતા પણ માર ખાઈને માર ખાઈને કઈ ઉપાય ના થાય કે આ ભાઈ હવે બરોબર માર ખાઈને કરીએ માર ખાઈને પોલીસ અને આ તો સમજીને આનંદ થી ના પરિણામે ઉલ્લાસ પોતે હોય તમારી ઘર કોઈ માણસ ક્યાંક કર્યા કરે તેની પર તમે રાજી થાવ કે ના રે રાજી પણ ના રે ઉતરે નહીં એમ કરી કરીને એને સમજુ કરી કરી ખેંચ ઓછી કરાવી દે ખેંચ ઓછી કરાવી પછી ગાંઠ ફૂટે બહુ માલ કરેલો આરોપ કરીએ આપડે પૂરથી શું થાય ત્યારે તો કે દાદા મારા હિતના માટે બોલે છે એટલે એનું એવું લાગતું હતું હારું જેનું જીવન છે જેનામાં એ દોષ નથી એને દોષ દશા થાય તેના માટે જીવન

જય સચિદાન તારું પોતા તમે છૂટા છે ને પાણી છૂટી જશે

એ પોતા પણ એ માન્યતા પોતા પણ એનો દોષ નથી માલ કરેલો એ માલ કરેલું છે એના કારણે હજુ સુધી તો થઈ શકે છે ત્યાંથી મને જેટલા ઉપાય કહે છે એટલે બધા ઉપાય બતાવી દઈશ શું કહ્યું કરાત કરાર મળે એ તો બહુ ભારે થઈ ગયું થઈ ગયું ઓછું થઈ ગયું ઉદય આવી પાસે એ અંદર અપ્સ એન્ડ ડાઉન આયા કરે ઉદયમાં ઉદય ના અધીન છે ને એ જીવ જ એ જીવ આત્મા જ ના ગણે ને એ ખેંચ ના આધીન ખેંચ હું છું આ ખેંચ ના આધીન ના હોય તો અને એ ખ્યાલ પડાવવાનું આજ્ઞા કરીએ તો આજ્ઞાથી જાય આમ ના તૂટે પણ આજ્ઞાથી તૂટી જાય આટલા કાઢી નાખ્યું બધું આ શું કહ્યું કમર રહેશે એક મિનિટ ભેગું થયું ના થયું એ છે શું કહ્યું તમને વાંધો નથી થાય તો અમારો તો કલ્યાણ માટે છે પંચાયત મને ના તમને વાંધો કરો નિર્ગમ <laughs> તમે કહેલું કે તમારું મચ્છરદાની છે જાય નહીં એટલે મચ્છરદાની છૂટા નથી તો તમારા હાથમાં ક્યાં રહેશે તે તમને તો કાયદો તારે જાગશો શું કરું <laughs> સ્ત્રી કરતા સ્ત્રી સારી પણ હું બહુ પુદ્ગલિક સુખ જે પુદ્ગલિક સુખ ભોગવે છે એના આત્મા થઈ જાય આત્મવીર્ય ઘટી જાય આત્મવીર્ય ઘટી જાય